જીવ પરમાત્માનો અંશ છે વ્યાસ મહર્ષિએ બ્રહ્મસૂત્રોમાં જીવાત્માનું સ્વરૂપ વર્ણન કરતા અનેક ઋષિઓના મત આપ્યા છે આ સ્મરત છે ઋષિ પાદરી ઋષિ અંતઃકરણ પ્રતિબિંબિત ચૈતન્ય જીવા અંતઃકરણોપહિતન ચૈતન્ય જીવા અંતઃકરણાવચ્છિન્ન ચૈતન્ય જીવા આ ઋષિ આવું માને છે આ ઋષિ આવું માને છે જીવાત્માના સ્વરૂપમાં ઋષિઓમાં થોડો થોડો મતભેદ તો છે મતભેદ હોવા છતાં બધા ઋષિઓ જીવને ઈશ્વરનો અંશ માને છે કોઈ જીવને ઈશ્વરથી અલગ ન કરો જીવ અને ઈશ્વરમાં જે ભેદ દેખાય છે એ વાસ્તવિક ભેદ નથી ઔપાધિક ભેદ છે ભેદ બે પ્રકારનો હોય છે વાસ્તવિક ભેદ અને ઔપાધિક ભેદ ગાય અને ઘોડો એનો જે ભેદ છે એ વાસ્તવિક ભેદ છે ગાય કોઈ દિવસ ઘોડો થઈ શકે જીવ ઈશ્વરનો ભેદ એવો વાસ્તવિક નથી ઔપાધિક ભેદ ડાંગર અને ચોખા એમનો જેવો ભેદ છે ડાંગર એ ચોખા છે ચોખા એ ડાંગર છે ચોખાનો ભાત થાય ડાંગરનો ભાત થાય નહીં ચોખા ઉપર છોડ હોય ત્યારે લોકો કે છે આ ડાંગર ડાંગર ને છોડો માર પડે અને છોડ નીકળી જાય તો અંદર ચોખાનો દાણો જે ચેતન ઉપર માયાનું આવરણ છે માયાના આવરણ સાથે જે ચેતન છે એને જીવ કે છે જેને માયાનો સ્પર્શ નથી જીવ ઈશ્વરમાં ભેદ માયાથી વાસે છે જીવ પરમાત્માનો અંશ છે ભગવાનનું જ સ્વરૂપ છે કોઈ પણ જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને બોલો દુકાને આવેલા ગ્રાહકમાં ભગવાનના દર્શન કરીને જે વેપાર કરે એનો વેપાર પણ પૂજા છે જેને ગ્રાહકમાં ભગવાન દેખાય છે વ્યાજવી નફો લેવો જ જોઈએ ભગવાન જેવી આજ્ઞા છે નફો વૈશ્ય લે ગ્રાહકની સરળતાનો દુરુપયોગ કરી ગેરવ્યાજબી નફો લે તો વેપારમાં પાપ થાય વેપાર કરે પણ ભક્તિ છે દુકાને આવેલા ગ્રાહકમાં જે ભગવાનના દર્શન કરે જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર અનેક વાર એવું થાય છે ઘરમાં પુત્ર નુકસાન કરે પુત્ર ભૂલ કરે છે ત્યારે એના માતા પિતા હશે પુત્ર નુકસાન કરે તો માતા પિતાને ખોટું લાગતું નથી કદાચ નોકર નુકસાન કરે તો નોકર ભૂલ કરે તો નોકર ભૂલ કરે તો ક્રોધ આવે કેટલાક નોકર ને સંભળાવે છે તું મૂર્ખ છું તને કઈ અક્કલ નથી રૂબાબમાં કેવું બોલે છે એવું કઈ મને બોલતા આવડતું નથી તમને આવડે પૂર્વભાગમાં બોલે શબ્દનો માર ભૂલાતો નથી લાકડીનો માર ભૂલાય કોઈને શબ્દથી મારશો નોકરમાં પણ નારાયણ છે કોના છે ભૂલ થતી નોકરને પ્રેમથી સમજાવો એને દુઃખ થાય એવો શબ્દ ન જીવને ઈશ્વરનું સ્વરૂપ માનવું જીવ ઈશ્વરથી અલગ થઈ શકે કેટલીક માતાઓ એવી હોય છે એમને દીકરીમાં ભગવાનના દર્શન થાય છે કન્યા નુકસાન કરે છે ત્યારે માં હસે છે પુત્ર વધુમાં ભગવાનના દર્શન થતા નથી પુત્ર વધુ નુકસાન બહુ કરે ને તો ક્રોધ આવે છે આવું કર્યું પછી એ પણ ધણીને સમજાવે છે તમારી માં બહુ ખરાબ છે આપણે બે જણા મુંબઈમાં જઈને રહીશું અલગ થઈ કન્યામાં ભગવાન છે અને પુત્ર વધુમાં પણ ભગવાન જ્ઞાનથી શાંતિ મળે છે ઘરમાં જેટલા જીવ છે એ જીવોને ભગવાનનું સ્વરૂપ માનો જીવ ઈશ્વરનો બાળક છે જીવ ઈશ્વરનો અંશ છે કોઈને પણ ઈશ્વરથી અલગ ન કરે જ ભગવાનની પૂજા છે જીવને સંતોષ આપો એ ભગવાનની પૂજા છે જીવને માન આપો એ ભગવાનની પૂજા છે કોઈનું પણ અપમાન ન કરો એક પૈસાનો ખર્ચો નથી હાથ જોડો તો તમારું શું જાય થોડું ઠંડુ જળ મધુર બોલો એ ભગવાનની પૂજા છે કેટલાક લોકોને મંદિરમાં મૂર્તિમાં ભગવાન દેખાય છે માનવમાં ભગવાન દેખાતા નથી મૂર્તિ તો જડ છે જડ મૂર્તિમાં ચેતન પરમાત્માની ભાવના કરે સારું છે ચેતન માનવમાં ભગવાનની ભાવના કરે માનવ માનવમાં ભગવાનના દર્શન કરે તો જગતનું ઘણું દુઃખ ઓછું થઈ જાય મંદિરમાં મૂર્તિમાં ભગવાન દેખાય છે માનવમાં ભગવાન દેખાતા નથી તેથી પાપ વધ્યું છે કોઈ પણ જીવને ઈશ્વરથી અલગ ન આખો દિવસ પૂજા કરે છે બહુ કાળજી રાખે મારા રાજમાં કોઈ ભૂખ્યો ન રહે મારા રાજમાં કોઈના ઘેર ઝઘડો ન થાય બધા સુખી થાય જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કોઈ જીવ સાથે જે કપટ કરે છે એ ભગવાન સાથે જ કપટ કરે કોઈ જીવની જે નિંદા કરે છે એ ભગવાનની નિંદા કરે છે જીવ ઈશ્વરથી અલગ થઈ શકે એમ નથી પૃથુ મહારાજ બહુ સાવધાન છે અનેક યજ્ઞો કર્યા છે પોતાનો દીકરો વિજિતાશ્વયને ગાદીમાં બેસાડી પૂછ્યું મહારાજ વનમાં તપશ્ચર્યા કરવા ગયા મોટા મોટા રાજાઓ રાજમહેલ છોડીને ભગવાનના માટે વનમાં જતા આજકાલના લોકો તો ભગવાનને છોડીને બંગલામાં જ બેહી રહે ઘર છોડવું નથી વૃદ્ધાવસ્થામાં સમજીને વૃદ્ધ ગંગા કિનારે બેસીને સાધન કરે એનું કલ્યાણ થાય એના બાળકોનું કલ્યાણ થાય મોટા મોટા રાજાઓ ભગવાનના માટે ઘર છોડતા આજકાલ જગ્યા મળતી નથી વૃદ્ધ લોકો ગંગા કિનારે જાય તો શહેરમાં થોડી જગ્યા પણ વધી જાય બધાને ઘરમાં જ એક દિવસ ઘર છોડવું જ પડશે કાળ ધક્કો મારશે ત્યારે ફરજિયાત છોડવું જ પડશે તમારું ઘર ભગવાનના ચરણમાં છે ભૂલશો નહીં વિવેકથી ઘરનો ત્યાગ કરે છે પરમાત્માના માટે ગંગા કિનારે બેસીને સાધન કરે છે પૃથુ મહારાજનો પુત્ર વિજિતા ગાદીમાં બેઠો છે વિજિતા શોધિરાજા સીત પૃથુપુત્ર પૃથુશ્રવા વિજિતાશ્વના વંશમાં હરિયશ્વ નામનો રાજા થયો હરિયશ્વ રાજાના વંશમાં પ્રાચીન બરી રાજા થયો પ્રાચીન બરી રાજાનું લગ્ન સતતૃતિ રાણી સાથે થયું હતું તેમના ઘેર દશ બાળકો થયા એ જ દશ પ્રચેતાઓ પ્રચેતાઓને પ્રાચીન બરી એ આજ્ઞા કરી તપશ્ચર્યા કરો બળવાન બનો જે બળવાન છે એ બધું કરી શકે છે જેને શક્તિનો બહુ વિનાશ કર્યો છે જે બહુ દુર્બળ છે એ ધરતીને પણ ભાર જેવું લાગે દુબળો કોઈની સેવા કરતો નથી દુબળો એવી ઈચ્છા રાખે છે લોકો મારી સેવા કરે શક્તિથી જ ભક્તિ થાય છે શક્તિનો વિનાશ ન થાય એની બહુ બહુ કાળજી રાખવી શક્તિના સંગ્રહમાં અતિ સુખ છે અને શક્તિના વિનાશમાં અતિ દુઃખ છે બહુ બોલવાથી શક્તિનો વિનાશ થાય આંખથી પણ શક્તિનો વિનાશ થાય શક્તિનો વિનાશ એ જ મહાન દુઃખ છે અને શક્તિનો સંગ્રહ એ જ મહાન સુખ છે તપશ્ચર્યામાં એક એક ઇન્દ્રિયનો સંયમ રાખવો પડે તમે બળવાન બનો બાળકોને આજ્ઞા કરી દશ પ્રચેતા કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર છે ત્યાં આવ્યા છે જે ભગવાનના માટે ઘર છોડે છે જે સદભાવથી ઘર છોડે છે એને શંકર ભગવાન દર્શન આપે પ્રચેતા સદભાવથી ઘર છોડીને ગયા કોઈના માટે કુવાઓ ભગવાનના માટે ઘર છોડ્યું છે શું કરીએ કઈ ખબર પડતી નથી ઘણ ઘણ ઘણ ઘણ ઘણ ઘણ ઘંટા નાદ થયો છે અતિ મધુર મંગલ ગીત કાને આવે છે કોણ બોલે છે પછી ત્યાં ચારે બાજુ જુએ છે ભગવાન શંકર પ્રગટ થયા પાપના સંસ્કાર જ્યારે જાગે છે ત્યારે રાયો મૂરખ થઈ જાય છે માનવ જાણે છે પાપ કરીને જ હું દુઃખી થયો છું પાપના સંસ્કાર જાગ્યા પછી પાપ કરવામાં મજા આવે પાપની આદત છૂટતી નથી તમે જાત્રા કરો યજ્ઞ કરો દાન આપો પુણ્ય વધશે તમે બહુ પુસ્તકો વાંચો શબ્દ જ્ઞાન વધશે પાપ નહીં છૂટતો શાંતિથી બેસીને ભગવાનના નામનો અતિશય જપ કરો જીવ પુણ્ય કરવામાં સ્વતંત્ર છે પાપ છોડવામાં જીવ પરતંત્ર છે પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થાય છે જીવ અનેક જન્મથી પાપ કરતો આવ્યો છે પાપની આદત પડી છે શાંતિથી બેસીને ભગવાનના નામનો અતિશય જપ કરો એક ભાઈએ પૂછે કે મારા મેં ત્રણ કરોડ જપ કર્યો છે હવે મારે પૂર્ણાહુતિ કરવી છે સમાપ્તિમાં શું કરવું પડે કોઈ એવું પૂછવા આવતા નથી ઘણા વર્ષોથી હું દાળ ભાત ખાઉં છું ત્યારે દાળ ભાતની મારે પૂર્ણાહુતિ કરવી ભોજનની સમાપ્તિ થતી નથી જીવનમાં અંતિમ દિવસે પણ ભોજન તો કરવું જ પડે માનવ ભોજનની સમાપ્તિ કરતો નથી ભજનની સમાપ્તિ કેમ કરે જે દિવસે આ શરીરની સમાપ્તિ તે દિવસે ભલે ભક્તિની સમાપ્તિ થાય જીવનમાં છેલ્લા શ્વાસ સુધી જપ કરવાનો જપની સમાપ્તિ ન કરો પ્રચેતાઓનો આજ્ઞા કરી છે ભાગવતમાં એવું લખ્યું છે દસ હજાર વર્ષ સુધી નારાયણ સરોવરમાં શાંતિથી રુદ્રગીતનો જપ કરતા કેટલું ધૈર્ય છે અતિશય ભૂખ લાગે ત્યારે એકવાર ફળ ખાતા આખો દિવસ રુદ્ર ગીત નો જપ કરે રચેતાઓ કરતા હતા ત્યારે નારદજીએ પ્રચેતાઓના પિતા પ્રાચીન બરી રાજાને તત્વ જ્ઞાનનો ઉપદેશ કર્યો છે અને કહ્યું છે વાસનાથી જીવ અનેક વાર પુરુષ બને છે અનેક વાર સ્ત્રી બને છે વાસના પુનર્જન્મનું કારણ છે માનવ બીજા જન્મ ની તૈયારી આ જન્મમાં કરે આસી પુરંજનો નામ રાજા રાજન અનેક વાર તું રાજા થયો અનેક વાર રાણી થયો તને કઈ શાંતિ મળી તું રાજા નથી તું રાણી નથી તું પરમાત્માનો અંશ છે સ્ત્રીત્વ પુરુષત્વ દેહનો ભાવ છે આત્મા પુરુષ નથી આત્મા સ્ત્રી નથી આત્મા પરમાત્મા નો અંશ નારદજીએ સ્વરૂપનું ભાન કરાવ્યું પ્રચેતાઓને દસ હજાર વર્ષ પછી ભગવાન નારાયણના દર્શન થાય નમો નમ ક્લેશ વિનાશનાય નિરૂપિતો દાર ગુણાવયા મનોવચો વેગ પુરોજવાય સર્વાક્ષ માર્ગૈરગતાદ્વને નમઃ ભગવાનની આજ્ઞા થઈ હવે અહીંથી ઘેર જઈને લગ્ન કરો પછી કાંઓએ કહ્યું અમારે હવે સંન્યાસ લેવો છે ભગવાન સમજાવે છે લગ્ન કરવું જોઈએ વિવેક થી સાવધાન થઈને લગ્ન કરો એક બે બાળક થયા પછી સંન્યાસ લગ્ન કર્યા વિના સંન્યાસ લેશો અને કદાચ મનમાં વાસના જાગૃત થઈ જાય પતંગ થશે મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે લગ્ન વાસનાનો વિનાશ કરવા વિવેકથી કામ સુખ ભોગવીને કામનો વિનાશ કરવો છે માટે લગ્ન છે લગ્નના સમયે બ્રાહ્મણો બોલે છે સાવધાન સાવધાન જાણે છે લગ્ન કર્યા પછી આ ગાફલ થવાનો છે જે સાવધાન થઈને લગ્ન લગ્ન કરવાની આજ્ઞા આપી છે પ્રચેતાઓએ કહ્યું લગ્ન કર્યા પછી જીવ સાવધ રહેતો નથી ગ્રહસ્થનું જીવન જ એવું છે ગ્રહસ્થ જીવનમાં મન બગડી જાય મમતા થાય મમતા મનને બગાડે છે મમતા પાપ કરાવે છે કેટલાક મોટી મોટી બ્રહ્મજ્ઞાનની વાતો કરે છે ઘરમાં પણ સમભાવ રહેતો નથી જગતમાં સંભાવ ક્યાંથી થાય પોતાનો દીકરો હોય એને મોટો પેડો આપે અને ભત્રીજો આવ્યો હોય એને નાનકડો પેડો આપે સમત્વમ યોગ આ મારો દીકરો છે અને આ મારો ભત્રીજો છે ઘરના જીવોમાં પણ સમભાવ રહેતો નથી જગતમાં સર્વત્ર સમભાવ કેવી રીતે સિદ્ધ કરે લગ્ન જીવનમાં પાપ થઈ જાય ગ્રસ્થ જીવનમાં મન બગડે છે ગ્રસ્થ જીવનમાં જ્ઞાન ઢંકાય છે ગ્રસ્થ જીવનમાં ભક્તિમાં વિઘ્ન આવે છે પ્રભુએ કહ્યું તમે પૂછો એ વાત સાચી છે લગ્ન કર્યા પછી જે ચાર કલાક પાંચ કલાક શાંતિથી મારી ભક્તિ કરશે એને હું પાપ કરતા અટકાવીશ ભગવાન જેને પાપ કરતા અટકાવે છે એનું જ પાપ છૂટે જીવમાં પાપ છોડવાની શક્તિ નથી રચિતાઓના નિમિત્તથી સર્વ જીવોને પ્રભુએ આજ્ઞા કરી છે ચોવીસ કલાકમાં ચાર પાંચ કલાકનો સમય મારા માટે રાખો કેટલાક લોકો ભગવાનને પૈસા આપીને જ સમજાવે પૈસાથી તમે ગરીબને રાજી કરી શકશો લક્ષ્મીપતિ પરમાત્માને પૈસાથી કોઈ રાજી કરી શકે ભગવાન તમારી પાસે સમય માગે છે ચોવીસ કલાકમાં વધારે નહીં તો ચાર પાંચ કલાકનો સમય ભગવાનના માટે શાંતિથી બેસીને પૂજા કરો ધ્યાન કરો જપ કરો પાંચ કલાક જે મારી ભક્તિ કરશે એને હું પાપ કરતા અટકાવીશ ગ્રસ્ત જીવનમાં પાપ થાય છે ગ્રસ્ત જીવનમાં મન બગડતા વાર લાગતી નથી બધું સારું જે પાંચ કલાક મારી ભક્તિ કરશે એને હું પાપ કરતા અટકાવીશ પ્રચેતાઓ ઘેર ગયા છે વાર્ષિક કન્યા સાથે લગ્ન કર્યું એમના ઘેર જે દીકરો થયો તેનું નામ દક્ષ પ્રજાપતિ છોકરો મોટો થયો એને બધું આપી દીધું અને પ્રચેતાઓ ફરીથી નારાયણ સરોવરમાં નારદજીના દર્શન થયા રચેતાઓએ કહ્યું છે ગ્રહસ્થ જીવનમાં અમે જ્ઞાનને ભૂલી ગયા અમારું મન હવે પવિત્ર નથી અમને ઉપદેશ કરો નારદજીએ ધ્રુવ ચરિત્રની કથા સંભળાવી અને કહ્યું છે સંસાર વૃક્ષનું મૂળ પરમાત્મા છે મૂળમાં જળ રેડવાથી ઝાડ પ્રસન્ન થઈ જાય ઝાડના એક એક પાન ઉપર પાણી છાંટવાની જરૂર નથી ઝાડના મૂળમાં રહેલો સંસાર વૃક્ષનું મૂળ છે પરમાત્મા જે પરમાત્માને પ્રસન્ન કરે છે એ જગતને પ્રસન્ન કરે છે જગતના પાછળ પડશો નહીં હજારને જે રાજી કરે છે બે ચાર જીવ વિના કારણ નારાજ થાય વેર કરે છે પરમાત્માના પાછળ यथा तरोर्मूलनिषेचनेन तृप्यन्ति तत्स्कन्धभुजोपशाखाः प्राणोपहाराच्च यथेन्द्रियाणाम् तथैव सर्वार्हणमच्युते પ્રચેતાઓને ધ્રુવ ચરિત્રની કથા સંભળાવી રચેતાઓ આદિ નારાયણ પરમાત્માનું આરાધન કરતા કૃતાર્થ થયા છે વેદુરજી આપે પ્રશ્ન કરેલો આ પ્રચેતાઓ કોણ છે સમય અનુસાર કથા સંભળાવી છે હવે તમારે શું સાંભળવું વિપુલજીએ કહ્યું જે સાંભળ્યું છે એનું મારે મનન કરવું છે શ્રવણ મનનથી સફળ થાય ઘેર જઈને કથાને યાદ કરો આજે મેં શું સાંભળ્યું લોકો કથામાંથી ઉઠે છે ત્યારે જે કંઈ સાંભળ્યું હોય તે ભાગવતને અર્પણ કરીને જેવા હતા તેવા જઈને જાય કથા ઘરમાં લઈ જાઓ આજે મેં કથામાં સાંભળ્યું જગતના પાછળ પડે દુઃખી થાય સંસાર વૃક્ષ નું મૂળ પરમાત્મા છે કથામાં એવા સિદ્ધાંતો રોજ આવશે તમારા જીવનમાં જે ઉપયોગી થશે કથાનું મનન કરવું ગાય માતાને તમે ઘાસ ખવડાવો તો ઘાસને પેટમાં ઉતારે નહીં ગળામાં રોકી રાખે અને જ્યારે એને ફુરસદ મળે છે ત્યારે ગળામાંથી બહાર કાઢીને ધીરે ધીરે વાગોળે છે ત્યારે દિવ્ય રસ ઉત્પન્ન થાય છે કથાને વાગોળે કથામાં જે સાંભળ્યું છે એનું વારંવાર મનન કરો વિદુરજી મનન કરીને કૃતાર્થ થયા છે પંચમ સ્કંધમાં પરમહંસોની કથા દૂધ અને પાણી ભેગું કરીને હંસના આગળ રાખો હંસ પાણી છોડે છે અને દૂધ પી જાય આ જગત શું છે દૂધ પાણી બે ભેગા થઈ ગયા છે જળ અને ચેતન બેનું મિશ્રણ એ જગત છે આ શરીર જળ છે આત્મા ચેતન છે જળ અને ચેતન બે તત્વો જુદા છે જુદા હોવા છતાં એકરૂપ થઈ ગયા જળ શરીર થી ચેતન આત્માને જે અલગ કરે એને પરમહંસ શકે છે નારિયેળના અંદર કાચલી હોય અંદર કોપરું હોય રસ કાચલીમાં નથી કોપરામાં છે આ શરીર કાચલી જેવું છે શરીરના અંદર જે શુદ્ધ ચેતન આત્મા છે એ રસમય છે જળ શરીર અને ચેતન આત્મા બે તત્વો જુદા છે જુદા હોવા છતાં એક રૂપ થઈ ગયા છે નારિયેળમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી કાચલી કોપરાને વળગી વળગીને જ રહે છે છોડતી નથી નારિયેળનું પાણી સુકાઈ જાય પછી કાચલી અને કોપરું અલગ થઈ જાય સંસારનું કોઈ પણ સુખ જેને બહુ મીઠું લાગે એને શરીરથી ભિન્ન આત્માનો અનુભવ થતો નથી ધીરે ધીરે સંયમ વધારજો મનને વારંવાર સમજાવો હું શરીર નથી શરીર મારું નથી શરીરનું સુખ એ મારું સુખ નથી આ તો માટીનું પૂતળું છે માટીમાં મળવાનું છે હું શરીરથી ભિન્ન છું તો શરીરનું સુખ મારું સુખ નથી જળ શરીરથી ચેતન આત્માને જે અલગ કરે છે એને પરમહંસ કહે છે પરમહંસોના બે ભેદ બતાવ્યા છે કેટલાક પરમહંસો નિરાકાર પ્રકાશમય પરમાત્માનું ધ્યાન કરે કેટલાક પરમહંસો સાકાર શ્રી રામ શ્રી કૃષ્ણ નું ધ્યાન કરે જ્ઞાની પરમહંસ બ્રહ્મનિષ્ઠ હોય છે અને ભાગવત પરમહંસ ભગવાન નિષ્ઠ હોય છે બ્રહ્મ જ્ઞાન થવું બહુ કઠણ નથી બ્રહ્મ સ્વરૂપ માં સ્થિર રહેવું બહુ કઠણ જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી ઋષભદેવ ભગવાનની કથા કરી છે એમની આત્મનિષ્ઠા એવી હતી શરીર અગ્નિમાં બળે છે હું બળતો નથી લાકડું બળે છે લાકડામાં જે અગ્નિ છે એને કોઈ બાળી શકે નહીં આ શરીર લાકડું છે હું લાકડું નથી હું તો અગ્નિ છું હું પ્રકાશમય પરમાત્માનું ઋષભદેવજીની આત્મનિષ્ઠા એવી દૃઢ હતી દેહ મરી ગયો છે શરીર અગ્નિમાં બળે છે હું બળતો નથી હું શરીર નથી હું પરમાત્માનો અંશ છું એવો આત્મભાવ સ્થિર થયો હતો ઋષભદેવજીની નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં નિષ્ઠા છે કેટલાક સંતોને સાકાર ભગવાનમાં પ્રીતિ હોય નિર્ગુણ નિરાકાર ભગવાન કૃપા કરતા નથી અને સજા પણ કરતા નિર્ગુણ નિરાકાર ભગવાન અંદર છે બહાર છે સર્વત્ર છે છતાં જીવ પાપ કરે છે નિર્ગુણ નિરાકાર પરમાત્મા કોઈને પાપ કરતા અટકાવતા નથી નિર્ગુણ નિરાકાર પરમાત્માને કોઈની દયા આવતી નથી નિર્ગુણ નિરાકાર પરમાત્મા દુઃખ દૂર કરતા નથી સુખ આપતા નથી પરમાત્મા જયારે સાકાર બને છે સાકાર ભગવાનને દયા આવે છે સાકાર ભગવાન પાપ કરતા અટકાવે છે સાકાર ભગવાન દુઃખ દૂર કરે છે ભાગવત ભગવાન માં નિષ્ઠા હોય જ્ઞાની પરમહંસોની નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં નિષ્ઠા હોય જ્ઞાની પુરુષોનું જીવન કેવું હોવું જોઈએ જગતને ઋષભદેવજીએ સમજાવ્યું ઋષભદેવજીની કથાથી દિવ્ય છે આપણા જેવા સાધારણ લોકોને બહુ ઉપયોગી નથી તેથી એ સંક્ષેપ કર્યો છે ભરતજીનું ચરિત્ર આપણા માટે બહુ ઉપયોગી છે ભરતસ્તુ મહાભાગવતો યદા ભગવતા અવનિતલ પરિપાલનાય સંચિંતિતા તદનુશાસન પર પંચજની વિશ્વરૂપ દુહિતરમુપરેમે તસ્યામ આત્મજાન આત્મસમાન રૂપશીલ પંચજનયામાસ ભૂતાદિરિવ ભૂત સૂક્ષ્માસુ સુમતિમ રાષ્ટ્રવતમ સુદર્શનમાવરણમ ધૂમ્રકેતુમિતિ અજનાભન્નામૈતદ્વર્ષમ ભારતમિતિ યત આરભ્ય વ્યપદિશંતી નું નામ ભરતખંડ પડ્યું છે પ્રાચીન કાળમાં આ ખંડનું નામ હતું અજનાભખંડ ભરતજી મહારાજ મહાન જ્ઞાની છે મહાયોગી છે સૂક્ષ્મ વાસના પણ મનમાં રહી જાય તો જ્ઞાનમાં યોગમાં પતન થાય અતિશય ભક્તિ વધે ત્યારે જ વાસનાનો વિનાશ થાય પરમાત્માના સાકાર સ્વરૂપ સાથે જે અતિ પ્રેમ કરે સૂક્ષ્મ વાસના જ્ઞાની પુરુષોનું પણ પતન કરે છે ઘરમાં છોકરાઓ સાથે રમતા હતા બાળકો સાથે રમવામાં સુખનો ભાસ થતો હતો બધું છોડીને જંગલમાં ગયા પછી હરણ સાથે રમવા લાગ્યા હરણ સાથે રમવામાં સુખ થાય વાસનાનો વિષય બદલાયો વાસનાનો વિષય હરણ થયો સૂક્ષ્મ વાસના પણ પતન કરે છે ઘર છોડવાની ઉતાવળ ન કરો ધીરે ધીરે ઘરમાં જ સંયમ વધારો ભક્તિ વધારો વાસનાનો વિનાશ કરો જેના મનમાં વાસના છે એ મંદિરમાં પણ સંસાર કરે છે મંદિરમાં ચકલા ચકલી દેખાય તો વિચાર કરે છે આ પતિ છે પત્ની છે જેના મનમાં વાસના છે એ ગંગા કિનારે પણ સંસાર કરે છે સંસાર છોડીને ક્યાં જશો મનમાંથી સંસારને કાઢી નાખ મનમાં નારાયણનું સ્વરૂપ સ્થિર કરો બહારનો સંસાર કોઈને દુઃખ આપતો નથી જે સંસાર મનમાં છે એ જ દુઃખ આપે જે બહુ સાવધાન થઈને ભક્તિ કરે એને ઘરમાં પણ ભગવાન ભગવાનના દર્શન થાય વનમાં ગયા પછી જે ગાફલ થાય એને માયા ત્યાં પણ મારે છે ભયમ પ્રમત્તસ્ય વનેશ્વપી વિનાશ કર્યો નથી ભરજી ઘર છોડીને નેપાળમાં ગયા નેપાળમાં ગંડકી નદી છે જેનું બીજું નામ છે શાલિગ્રામી શાલિગ્રામ ભગવાન ગંડકી નદીમાંથી પ્રગટ થાય ભરતજી ત્યાં ગયા છે નેપાળના માલિક દેવ પશુપતિના હાથ એક એક દેશના એક એક માલિક દેવ માન્યા છે મહારાષ્ટ્રના માલિક દેવ પંઢરપુરમાં વિરાજેલા શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ ગુજરાત સૌરાષ્ટ્રના માલિક દેવ દ્વારિકાનાથ કર્ણાટક આંધ્ર દેશના માલિક દેવ શ્રી વેંકટેશ બાલાજી મહારાજ ઉત્તર પ્રદેશના માલિકદેવ બદ્રીનાથ છે નેપાળના માલિકદેવ પશુપતિનાથ છે પશુપતિનાથના દર્શનમાં બહુ આનંદ આવે ચાર દરવાજામાંથી દર્શન થાય પૂર્વ દ્વારમાં જગન્નાથ સ્વામીના દર્શન છે દક્ષિણ દ્વારમાં રામેશ્વર ભગવાનના દર્શન છે પશ્ચિમ દ્વારમાં દ્વારકાધીશ ના દર્શન છે ઉત્તર દ્વારમાં બદ્રીનાથજી ના દર્શન છે મધ્યમાં પશુપતિ ના હાથ છે આ જીવ જ પશુ છે પશુ તેને કે છે જેને બાંધી રાખે છે જીવને કામ બાંધી રાખે છે ક્રોધ આવે છે પશુપતિ શિવ છે ભરતજી ત્યાં તપશ્ચર્યા કરવા ગયા પ્રાતઃ કાલમાં ચાર વાગે ગંડકી નદીમાં સ્નાન કરે છે કેળપુર જળમાં ઉભા થઈને નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરે આત્મા બ્રહ્મરૂપ છે ઓમકાર નો જપ કરે સૂર્ય ઉદય થયા પછી બહાર આવે સૂર્યનારાયણની સ્તુતિ કરે બહુ ભૂખ લાગે એટલે કંદમૂળ ફળ ખાય છે એકલા તપશ્ચર્યા કરતા હતા તમે જ્યાં જાઓ ત્યાં પાછળથી માયા તમને ત્રાસ આપવા આવશે ને માયા ત્યાં પણ ત્રાસ આપવા કરી